એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ મારા નાનકુડા એવા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો મહાકશ્યપભાઈ વાર્તા સાંભળે છે આવો આવો મહાકશ્યપ અને આમ દૂર દૂર વડોદરામાં બેઠા બેઠા વિરાલી વાર્તા સાંભળે છે આજે છે ને આજે હું તમને બધાને રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા કહેવાનો છું ભાઈ બહુ સરસ વાર્તા છે હો ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ભમરી અને મધમાખી એક હતી ભમરી તમે ભમરી જોઈ છે ને આ એક હતી ભમરી અને એક હતી મધમાખી એક દિવસ વાત વાતમાં બંને લડી પડી ભમરી તો કે હું જબરી છું હું જબરી છું મધમાખી કે હું છું હું છું ભમરી કે અરે તારામાં કાંઈ દમ નથી મારા ડંખ જેટલું તારા ડંખમાં જોરે નથી મધમાખી તો બિચારી આ સાંભળીને રડું રડું થઈને બોલી મારા ડંખમાંય જોર છે મારા ડંખમાંય જોર છે પણ ભમરીએ તો તરત છણકો કરીને કહ્યું શું જોર છે પથરા મારા ડંખમાં જેટલું ઝેર છે એવું તારા ડંખમાં ક્યાં છે તારા ડંખથી કોઈ બીતું નથી પણ મારું તો ભમરીનું તો નામ સાંભળીને સૌ ફફડે છે તારે જોઈએ તો એના એક નહીં એક હજાર પુરાવા હું રજૂ કરું મારી પાસે એટલું બધું જોર છે મધમાખી હવે કાંઈ બોલી નહીં એની આંખો તો આંસુથી ભરાઈ આવી હો ભાઈ ભમરી હસીને એની મજાક કરીને બોલી રોઈ પડીને રોઈ પડીને એ જ બતાવે છે કે તારામાં કાંઈ માલ નથી મેં તને કેવી હરાવી કાઢી આમ કહીને એ તો હસતી હસતી હસતી ઉડી ગઈ મધમાખી એકલી એકલી રડવા લાગ્યો હાય રે હું હારી ગઈ હું હારી ગઈ એને રડતી જોઈને વનની દેવી એની પાસે આવી જંગલની દેવી વન દેવી એની પાસે આવી મધમાખીને ખોળામાં બેસાડીને વન દેવીએ એને આશ્વાસન આપતા કહ્યું બેટી શું કરવા રડે છે મધમાખીએ આંસુ લૂચી નાખીને કહ્યું ભમરી મને હરાવી ગઈ માં એક એક તારા ડંખમાં મારા ડંખ જેટલું જોર નથી મારા ડંખ જેટલું ઝેર નથી તું તો સાવ નિર્બળ સાવ કંગાળ તારી પાસે કાંઈ બળ નથી વન દેવીએ વાલથી મધમાખીના માથા ઉપર હાથ ફેરવીને કહ્યું એમાં તારે કાંઈ શરમાવાનું નથી બેટી અરે બેટી તારા ડંખમાં ભમરીના જેવું ઝેર નથી એ વાત સાચી પણ આમ જો તો તારા મુખમાં તારા મોઢામાં મધ છે ને મધ ભમરી પાસે એવું મધ હોય તો બતાવે મધમાખીમાં હવે હિંમત આવી હો અને એ તો સાંભળી રહી પછી તો વનદેવીએ કહ્યું અરે ઝેરમાં તું ભલે હારી દીકરી પણ મધમાં તો તું જીતી ને તને ખબર છે આ દુનિયા ઝેરથી નથી જીવતું મીઠા મીઠા મધથી જીવે છે આ ઝેરીલા માણસો ના જીવે મીઠા મધ જેવા હોય એ જ આ જગતમાં જીવે ને મોજ મજા કરે હો દીકરી માટે જે નથી તેને યાદ કરીને રડવાની જરૂર નથી જે છે તેને યાદ કરીને આનંદથી જીવ અને બધાને મધની લાણ કરતી રહે મધમાખી તો આ વાત સાંભળીને ખુશ થતી થતી બધે ગઈ હો મીઠું મીઠું મધ વેચવા તો ભાઈ તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ગઈ ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ આવજો